એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ઓમકાર આવ્યો છે અને માહિર છે ઓહો હો હો અને વૈદેહી પણ વાર્તા સાંભળે છે ને ભાઈ સાંભળો સાંભળો મારા નાના મોટા બાળ દોસ્તો આજે છે ને આજે હું તમને બધાને ગીજુભાઈ બધેકાની વાર્તા કહેવાનો છું સરસ મજાની વાર્તા છે હો ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે દેડકો અને ખિસકોલી એક હતો દેડકો અને એક હતી ખિસકોલી એક દિવસ આ દેડકાને અને ખિસકોલીને બંનેને ભાઈબંધી થઈ રોજ બંને સાથે સાથે રમે ને મજા મજા કરે રમતા રમતા એક દિવસ દેડકો કે ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ ખિસકોલી બાય ખિસકોલી બાય ડ્રાઉ મારે તો પરણવું છે લગ્ન કરવા છે લો બોલો ખિસકોલી આ સાંભળીને કે ઓહો હો હો હો એમાં તે કેટલી વાર વળી દેડકા ભાઈ ચાલ ને હમણાં જ પરણાવું તને તને પરણાવતા કેટલી વાર થાય તું કે તો તને તો રાજાની દીકરી પરણાવું દેડકો તો આ સાંભળીને કે ડરાવ ચાલો ત્યારે તો તો બહુ સારું પછી તો ખિસકોલીને ભાઈ તો ચાલ્યા હો ટપક ટપક ટપક કરતા ચાલતા ચાલતા રસ્તે એક મોટું ઊંચું ઊંચું તાડનું ઝાડ આવ્યું તાડ હોય ને તાડ તાડનું ઝાડ આવ્યું ખિસકોલી બાઈને આ ઝાડ ઉપર ચડવાનું મન થયું ખિસકોલી તો કે એ દેડકા ભાઈ તું અહીંયા ઊભો રે હું જરા આ ઝાડ ઉપર જઈને આવું છું દેડકો કે ત્યારે મને તું ઉપર લેતી જા ને ભાઈ સાહેબ ખિસકોલી તો કે તો બેસી જા મારા વાંસા ઉપર અને મને પકડી રાખજે પાછો પછી તો આ દેડકો ને ખિસકોલી તાડના ઝાડ ઉપર ચડ્યા દેડકાને તો ખિસકોલીએ એક પાંદડા ઉપર હળવેક રહીને બેસાડ્યો હો થોડીક વાર થઈ ત્યાં તો ખિસકોલી સડપ દઈને નીચે ઉતરી ગઈ અને દેડકા ભાઈ તો ઝાડ ઉપર ડોળા વકાસીને બેસી રહ્યા ભાઈ એને તો ઉતરતાય ન આવડે ખિસકોલીને તો આવડે ને દેડકા ભાઈ તો બેસી રહ્યા ડોળા ફાડીને દેડકો તો મનમાં ને મનમાં કે પીચી પીચી સાથે દોસ્તી કીધી તાડ પર કીધો વાસો પરણવાનું તો કોરે રહ્યું પણ ઉતરવાનો એ સાસો બોલો કિસકોલી ભાઈ તો આગળ ચાલી અને દેડકા ભાઈએ ઉતાવળા થઈને નીચે પડતું મૂક્યું તે સોએ વરસ એમને તો પૂરા હો ભાઈ દેડકા ભાઈ ઝાડ ઉપરથી નીચે પડ્યા તે એમના તો ત્યાં જ રામ રમી ગયા ભાઈ તો બોલો લો આવી હતી આ ખિસકોલી અને દેડકાની વાર્તા તમને બધાને મજા પડી ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી નવી વાર્તા કહીશ ભાઈ હવે જલ્દી જલ્દી સૂઈ જાઓ આવજો